માત્ર સંસારનું દુઃખ તે અહીંના એમના મોક્ષ જે રાશિ થશે તો તેમ રજા લઈ આવે તમારે જયારે મળી બંધાઈ રહેલો છે કે કો તો પાપ થી બંધાઈ રહ્યો છે એટલા બહુ ઓછા હોય અને ડેબિટ ના પાક જથા બંધ માલ છે આ પીઠનો ડેબિટ કરવાની ખાલી વસ્તુ છે ને અઘરી નહી હોય ડેબિટ આવી જેટલી બેંકો હતી ને એટલો લઈ નાખે ના ધીરે બૂમ પાડે કે આવું કોઈ ધીરતો નથી ઓર્ડર લે ને લોકો ઓર્ડર લે ને જેથી પણ એવું સાંભળ્યું છે કે મનુષ્ય તો અમુક વિકાસમાં ગયો એટલે મનુષ્યોની બધી પાછો તો ફરે જ નહીં ભલે અલ્પમલકી કોટીનો મનુષ્ય થાય કે કોઈ પામ્યા થાય પણ મનુષ્યથી નીચી કોટીમાં તો જાય જ નહીં નીચલી કોટીમાં મનુષ્ય એકલા જ જાય બીજું કોઈ ના જાય ઇવોલ્યુશન થિયરી છે ને તે ટેન પર્સન્ટ સાચી છે નાઇન્ટી પર્સન્ટ આગળ આવીને જાણતો નતો ડાર્વિન ની વસ્તુ નથી આમાં થિયોસોફી છે કારણ કે પેલું થયું પછી વનસ્પતિ થઈ પછી છે ડેવલપમેન્ટ છે થિયોસોફી તો બધા લખી બધા થિયોસોફી લખેલી અજ્ઞાનીઓ લખ્યું અત્યારે અજ્ઞાનીઓ <laughs> નહીં લખી અજ્ઞાની લખેલો હોય ને તે હોમકીના જાણતો હોય ફિલોસોફી એક ફોરેન વાળાનું એક સ્ટેન્ડર્ડ છે નાના નાનું તો ફિલોસોફી આપણે ઇન્ડિયનો પણ તે નિરાગ્રહી છે એટલે આપણા લોકોના મનમાં એમ શું કઈ નવી જતું છે નિરાગ્રહી છે કેવું છે આ આગ્રહીઓ ઊંચું છે માલ પણ આગ્રહીઓ છે એટલે ખોટા થઈ પડ્યા આ જો આગ્રહ ખોટું ફિલોસોફી નિરાગ્રહી છે એટલે બધાનું સાચી વાત સ્વીકારવા તૈયાર છે તો પણ એ તો અજ્ઞાનીઓ નહીં કર્યું નથી હા એ તો બાળકો વાત કરે છે કરોડો જાતના પ્રાણીઓ છે હવે ગીરે તો કઈ કઈ યોનીમાં જાય હે અડધી યોનીઓ તો આપડે જોઈ બી નથી માણસ માણસમાંથી એની પડતી થાય માણસમાંથી બીજી યોનીમાં જવાનું થાય તો કઈ યોની જાય કરોડો યોનીઓ છે એવી માણસ માંથી પડતી થાય કોઈ ની બસો વર્ષ નહીં કોઈ ની વર્ષ નહીં દંડ એક પ્રકારનો તે અહીં ગુના કર્યો ને તેનો દંડ તે ચતુર આ જાનવરની જઈએ પાછળ અત્યારે મોટો દંડ વાળો અંદર ગતિમાં જાય તે કોક હોય એ તો પૂંચારી વધી હોય પણ જીવો અસંખ્ય તેમાં કઈ ઓની જાય એનું શું નક્કી મારો પ્રશ્ન એ છે કે સો બસો વર્ષ ભલે જાય પણ અસંખ્ય યોનિઓ છે ને પ્રાણીઓની બી એમાં કયામાં જાય જેવો સફર કર્યો હોય તે જાય ભેંસ જેવો કર્યો ભેંસમાં જાય ગાય જેવો કેટલાક તો કેટલા જાતના પ્રાણીઓ તો આપણે જોયા જ નથી મૌસાહાર કરતો હોય અને જાનવરમાં કરતો હોય મૌસાહાર કરતો હોય જાનવરમાં ગયો હોય તો ગાય ભેંસ ના થાય એ છે તે આ વાઘડી બિલાડી મરી બધા એ બધા જાનવર માં આવે મંસાહાર ના કરતા હોય તે અહીં આગળ આવે બકરી માં બકરીમાં ઘોડામાં હાથીમાં પણ એ સિવાય હજારો જાતના પ્રાણીઓ છે કે જે જે દાદા એમનું કહેવું એમ છે કે અસંખ્ય જાતની જીવાત છે આ પાપડી જીવ પડે એ તો જીવો અસંખ્ય જાતનો કર્મ બધે

તો કિન્ડર ગાર્ડન છે કિન્ડર ગાર્ડન નહીં હોય તો ફોરેન વાળા માટે કામ ઇન્ડિયામાં જરૂર નહીં આ તો ઇન્ડિયામાં અંધારું થયું ત્યાં આવી ગયું ને હા અંધારું ગોળ થયું ત્યાં નહીં તો હોતું છે આપણે આપણા તો કર્મની થિયરી હોય કેવી હોય કર્મની થિયરી તો લગભગ બધા ધર્મો માને છે ના એ એમાં ના હોય એમાં ના હોય એમાં એમાં એમાં વહેલું મોડું હોય છે એમાં પ્રાર્થના માને કે કાયમત ના દિવસે આપણને અલ્લાહ જજમેન્ટ આપશે કે કેવી શું કરવું પ્રાર્થના માન્ય છે એટલો ફરક છે જ્યાં પોતે કર્મ કરું છું એવું જ્યાં આગળ છે નહીં એ બધું ભગવાન જ કરે છે અને બધું ભગવાન જ છે આ એ તો ત્યાં સુધી પુનર્જન્મ સમજતા નથી ત્યાં સુધી ત્યાં હોય નહીં કશું પાપ પુણ્ય તો સમજે છે ને પાપ સમજે એટલે પુનર્જન્મ નું સમજતા સંઘાર ગણાય છે ને પાપ ને સમજે છે એટલે પુનર્જન્મ ને સમજે ગણાય ને ના પાપ પુણ્ય ગમે એટલું સમજે પણ પુનર્જન્મ ના સમજી શકે પુનર્જન્મ સમજે કે સમજે કે માણસ ગધું શું છે અને તો સ્વીકાર કરે તો પુનર્જન્મ માનવાની એ વિચારસરણી આવી છે તો આ બધા અહીં ધર્મ ના હૃદયમાં પહેરી ગયા પછી આપડા લોકોને કઈ જોઈએ ને તો રોકણા તો ધર્મ ની કથે રોકડાની પડી છે એટલે દેવો ને પણ દુર્લભ એવી ગતિ મનાય છે પછી આ બધું જે થાય છે પાછા પડે છે વક્રગતિ માં જાય છે તો કે આ બરોબર સમજાતું નથી ના પણ અહીં મનુષ્ય ગતિમાં દેવ લોકો શા માટે આવવા ફરે છે કે અહીંથી પાંચે ગતિમાં થઈ શકાય મોક્ષની ગતિમાં અહીંથી રહી શકાય અહીં બધી ગતિઓ છૂટી છે પોતાના હાથમાં છે સત્તા પણ એ સંજોગ બાંધતો નથી અત્યારે આવા કલયુગ છે ને એટલે સંજોગ એ જ વાંચે છે તો સારા કામમાં સંજોગ નતો બાંધતો આ તો આનો મોક્ષનો માર્ગ તો હોય નહીં કોઈ કારણે આ તો મોક્ષ નો મોક્ષ નો શબ્દ ના બોલે કોઈ <laughs> તમે કહો મોક્ષ નો માર્ગ ના નટુ કે છે કે તમે કહો ક્ષણે ક્ષણે માણસ મોક્ષ તરફ જઈ રહ્યો છે ક્ષણે ક્ષણે માણસ મોક્ષ તરફ જઈ રહ્યો છે અને તમે કહો છો કે મોક્ષ માર્ગ જ ના હોય આપ છો કે ક્ષણે ક્ષણે અવિચરપણે લોકો જીવો મોક્ષ તરફ જઈ જ રહ્યા છે અને બીજી બાજુ મોક્ષ પ્રવાહ ચાલુ જ છે અને બીજી બાજુ આપ એમ કહો છો કે મોક્ષ માર્ગ જ નથી હા હા મોક્ષ માર્ગ ચાલુ છે નિરંતર ચાલુ હોય છે પણ જો કુદગલ નીચે ખેંચે છે અને આત્મા ઉપર ખેંચે છે પણ આત્મા નું બળ થાય તો ઉપર જાય ને આ તો કુદગલ નું પર ભાંગ કરશે કે નહીં ખેંચ કે નીચે જ લઈ જાય પણ તમે તો એમ કહો છો કે નિરંતર મોક્ષ નો પ્રવાહ નિરંતર એ આત્મા ઉપર જ ખેંચી રહ્યો ઉદ્વગામી સ્વભાવ નો છે પણ આજે પુષ્કળ હોય ગયું છે નીચે છે પુષ્કળ નો ભાગ ઉડાડી દે ખરો આપણે આ ટુમરું પાણીમાં તળે તળે ના તળે એને ડુબાડીએ તે ઉપર આવતું રહે ના આવતું હવે એને છતાં ઉપર માટી લપેડી કાળી ચીકણી માટી પાણીથી પણ ગલ્લી ના થવાય એવી ચીકણી ટોપલી આ ખેતની એટલે હેવી લોડ થયો એ ડૂબે ડૂબે ના ડૂબે ડૂબે નીચે બે પણ પછી એ માટી એવી છે પાણી કોગદાવે એનો વગાડે બે દાડે ચાર દાડે થોડી થોડી થોડી થોડી વગાડતી તેમ જેમ જેમ વગાડે ને તેમ એ એક દોરો દોરો ઊંચી આવતી જાય નીચેથી બે દોરા ઉપર ચડી હોય પછી વધારે વગર ત્રણ ડોળા એમ કરતી કરતી જેમ વગરતું જાય તેમ શક્તિ જાય જેમ વગરતું જાય એમ શક્તિ જાય તે જયારે વગરી રહેતા ઉપર આવી નીકળે એના ઉપર જવાનો સ્વભાવ જ છે અને આ માટી ખરી પડી છે પણ માટી જોડે જોડે વરખતી જાય છે શું થાય છે એ પૂજન નો સ્વભાવ છે દોરી હાથમાં આવી ગઈ પતંગની એટલે ગમે એટલી ગુલાટ ખાય તો આપણે ગુલાટ છોડી નાખીએ છીએ બરોબર દોરી હાથમાં આવે તો દોરી હાથમાં આવી નથી ને આપણી પતંગને મુવા પાડ્યા કરીએ છીએ તમે પતંગ તો રમ્યા છો ને કે એ તંગ નહીં મળેલો નહીં મળેલો નહીં મને નહીં મળે મને નહીં આવતા એક તરફ દોરી હાથમાં આવી ને એટલે તમારા હાથમાં દોરી આવી વખતે દાદા કાલે ના હોય તો શું હોય તો પણ દોરી આપણા હાથમાં છે તો એનો નિવડ આવી શકે દોરી ના હોય તો શું કરે હવામાં બાપકા ભરવાના હવામાં બાટકા ભરભર કરવાના શું એક મતભેદ જતો નથી એ હવા બાટકા ભરવાથી મતભેદ ખસતો નથી ક્રોધમાન માં એ લોકો ખસતું નથી અને મનમાં માણસે હું ધર્મ કરી આવ્યો કે શું કે પણ આ લોકોને એટલા બધા પુસ્તકો છે હમણાં પણ પેપરમાં આવ્યું હતું તે પારસનાથ નું અમુક અમુક બોલો ને અમુક થઈ જાય મહાવીર નું અમુક અમુક બોલો ને અમુક થઈ જાય ગાયત્રી મંત્ર બોલો ને અમુક થાય પછી બાર જુદા માણસ ખોરે શું કરવાનું બધા શાસ્ત્રો ને હું ફગાટ એમ કે છે કે આ બધા શાસ્ત્રો પાકવાના જ ના હોય એમ કે છે બધા શાસ્ત્રોમાં એવું ઠોકાટોક કર્યું છે કે પાર્શનાથ આ મંત્ર બોલો એટલે તમારું કામ થઈ જાય મહાવીર બોલો તો થઈ જાય ગાયત્રી મંત્ર બોલો તો આ તમારું કામ થઈ જાય એટલે આવું બધું હોય તો પછી લોકો જીવતા માણસ ભૂતકાળ કાકા કરે ને અત્યારના પ્રત્યેક જીવતા માણસ નું ક્યાં ખોળવા જાય એવું છે ને અત્યાર લોકો માર ના ઘૂસતો તો પાંચ નું કરે તો સારું છે ને માર ઘૂસવાનું છે જ ને એવું દેખાય છે ને એના ઉપરથી આજે પેપરમાં એવું આવ્યું છે કે અમુક અમુક દેવોનું આમ કરો તો મટી જાય ફલાણું કરો તો આમ થઈ જાય બીજું પાટલાની ગાવાની વાતો આવી છે કોઈ પ્રેઝન્ટની ગાવાની વાતો જ નથી આવતી આજે પેપરમાં આવ્યું છે કે ફલાણા ફલાણાનું કરો તો તમારું બધું મટી જાય ગાવામાં નથી આવ્યું કરે બીજું કશું હાજર ન હોય તો આવું ગાગા કરે અમારા મારા બરકત ના હોય તો હું કહું અમારા દાદા આમ બે ઘોડા રાખતા હતા લખે તો ખરા કે છતાં કોઈ સારા માણસ ને ખોળજો એવું કોઈ જગ્યાએ લખતા જ નથી અને બધા એક જ જાતનું ચિંતન કરવા વાળા માણસો છીએ એટલે અહીંયા ભેગા થયા છે ને આજે રવિવાર બરોબર તો બહાર ક્યાં નતા જતા એવું નહીં જયારે વિકલ્પો બંધ થાય વિકલ્પો રસ્તો રસ્તો બન્યો વિકલ્પો બંધ થાય ત્યારે જાણવું રસ્તો બન્યો અત્યારે ગાર ભરે ને તો વિકલ્પ વધે નહીં પણ બંધ થઈ જાય શું કહ્યું કોઈક ગાર ભરે ત્યારે વિકલ્પ વધે નહીં ત્યારે બંધ થાય શું કહ્યું કઈ માણસ કહે છે તમે મારે બુદ્ધિ કાઢી નાખી તમે સ્થિત કાઢી નાખી ના જાય એટલે એમાં બુદ્ધિને કાઢી કાઢી ધક્કા મારે ના જાય બુદ્ધિ ઘણાથી ઊભી થઈ તે કારણોને તું બંધ કરું તો બધા અને બુદ્ધિ છે તો બધી સંસાર છે બુદ્ધિ એ આ સંસાર કિલ્યો અને બુદ્ધિ આ સંસાર માંથી બહાર નીકળવા ના દે કોઈ ભટકાય ભટકાય ભટકાય ભટકાય કરે કોઈ ફરો માણસ તારા તારે બુદ્ધિ ચકે પાછી હવે મને કે તમારી બુદ્ધિ સી રીતે તારી મેં ન્યાય ખોલ્યો નથી મને ગાર બોર મારો તારે હું ન્યાય ખોલું નહીં ચાથી તમે મારો ચાથી મારી ન્યાય ખોલો છો તમે મારી કરેક્ટ છે શું કહ્યું ન્યાય ખોર બુદ્ધિ થઈ શું ન્યાય ખોરે બુદ્ધિ થાય ના થાય આખો દિવસ ન્યાય ખોર શું કહ્યું બરાબર સમજાયું ન્યાય છે પાછા ન્યાયમાં જો સંકલ્પ વિકલ્પ પૂરા થતા તો સારું પહેલી કોર્ટમાં કર્યો ખરો ન્યાય પણ મને હજુ સંતોષ છે જો ન્યાય કર્યો તો એ પાસે વિકલ્પ જાગે એ પછી બીજી પેલી હાઈકોર્ટમાં જાય શું કરું ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જાય એ તોય પણ એને કે આજે મને સમાધાન નહીં થતો હાઈકોર્ટમાં મોડ્યો તોય સમાધાન સુપ્રીમમાં જાય અને ત્યાંથી પ્રેસિડેન્ટ પણ હતા પણ તે પછી અમે કયું વળ્યો નહીં ને તો કે આ આખું ન્યાય ખાતું જ ઠેકાણ એવું કે પોતાના જેવો કોઈ ન્યાયાધીશ નથી એવું જાણે સારું નામ સંસાર અને ન્યાય નથી ખોટતો એ મુક્ત થાય શું કહ્યું જેને કોઈ પણ પ્રકારનો ન્યાય ખોળવો મારી જિંદગીમાં ન્યાય જ ખોળ્યો નથી મેં શું કહ્યું તમને સમજાઈ જાય વાત કેતા કે મને એક વિકલ્પ થાય છે હું માની લઉં કે ગયા અવતાર નું છે કે આપણું પાછલું આવ્યું શું કે છે એટલે પણ મને એક વિકલ્પ થાય છે હું માની લઉં કે આ મારું ગયા અવતાર નું આવ્યું કે પાછલું આવ્યું મને કે પાછલું પાછલું પાછું ક્યારે ઉભું થયું હશે એ પાછલું પાછું ક્યારે ઉભું થયું હશે જરૂર છે તેને કોણ મારો બાપ એનું કોણ મા બાપ એનું કોણ મા આજે ન્યાય ના કરે તૂટી ગયા બુકિંગ ઉતાર બુકિંગ વિકલ્પ કર્યા જ નથી પાછળનું સ્મૃતિમાં નથી એ જ બરાબર છે મારા મહેતા સાહેબ જો વાત કરું કે માં જયારે એમને પ્રશ્ન કર્યો હતો કે ક્રોધ ને કેમ કે તો ન્યાય કરશો નહી બરાબર અને વખત ભાઈ કુદાકુદ કરતું હોય બધું અંતઃકરણ તો દાદા પાસે છે તે હેલ્પ માગશે શું કહ્યું ન્યાય ખોલાના દાદા પાસે હેલ્પ ના કાંઈ નહીં કુદાકુદ કરતો કે દાદા હા હાજર થયો ભાઈ તો કામ થાય હેલ્પ માગવાનું હતું નથી ન્યાય ખોલવાનું હતું શું કહ્યું બધું ન્યાય જ થઈ રહ્યો જગત એક મિનિટ પણ ન્યાયની બહાર આ જગત ચાલ્યું નથી જરા જ છે વ્યવસ્થિત એટલે તદ્દન ન્યાય ની બહાર જ ચાલ્યું પણ વ્યવસ્થિત કહેવાય નહીં જો વ્યવસ્થિત કહીએ તો આ રોડ ઉપર ગાડીઓ કઈ બંધ વાગે ચલાવો ગાડીઓ બધી વ્યવસ્થિત છે એમ કહીએ તો તમારે બંધ વાગે ચલાવે તો સી દિશા થાય ભટકાઈ જાય એટલે પછી વ્યવસ્થિત એને કહીએ કે બંધ ગાડીમાં ઘેર ચલાવો સાવચેતીપૂર્વક ચલાવો અને અથડાય તારે વ્યવસ્થિત શું કહું અથડાય એટલે કોર્ટમાં લીધા કરતા ચલો ભાઈ કે સાહેબ માફ ન લાગો તમે આપણા મનોરંજન વ્યવસ્થિત છે એમ કહીને એને ના કેવું વ્યવસ્થિત છે બરાબર આ વ્યવસ્થિત સમજો ને વ્યવસ્થિત દુરુપયોગ કરવા તો ગુનો છે હા છતાં કોઈ ફરજ વ્યવસ્થિત વાપરતું વાપરી શકાય આ ઇન્કમ ટેક્સ સાહેબ છે બે લાખ નો દંડ મોકલે અઢાર અન્ય શું થાય કે અમારી જે દશા થઈ જમતી વખતે કાગળ મળશે તો જમવાનું પહેશે કે નહીં પહેરે હવે જમવાનું કર્યું હોય આપણે મગભાવની કેરીઓ લાવ્યા હોય અને લોકો આગળ લઈને વાંચે એટલે પોતે જ જમણે જવા નહીં બીજા બધાનું જમણ બગાડે બગાડે કામ એટલે આપણે તે શું કર્યું માથે વ્યવસ્થિત ટિકિટ મૂકી દઉં થયું નહીં નિરાશ તે ગયું વ્યવસ્થિત વાપરવું પડે ભવિષ્ય બધું વ્યવસ્થા ત્યાં બાબત એ ઘડી વાપરવું શું કહ્યું ભૂતકાળ ભાન ભવિષ્ય હશે તાબે આપણે વર્તમાનમાં શું કહ્યું ઘણી વખત રિફંડ નો પગાર આવે તો ઘણી વખત રિફંડ નો પગાર આવે તો લોકો ઘણી વખત રિફંડ નો કાગળ તોય લોકો ગભરાઈ જાય અરે તો એ આવતા પેલા પેલા સિંગલ કાગળ વાળા આવે પેટમાં તેલ ગયા હું તો ઘરમાં કે કેજો કઈ નથી કે પેલો સમજી જાય કે સાહેબ મને રિફંડ નો કાગળ આપ્યો છે તો બૂમ પાડે સાહેબ પણ આ તો રિફંડ નો કાગળ બોલો ને સાહેબ પાછા આવે હું ભરત જઈ ગયેલી જાય નહીં બની તો આપણો દંડ છે ને એ સાહેબ દંડ કર્યો છે કે આપણો દંડ છે સાહેબ ને કઈ મગજ મારી રોગ થયો છે દંડ આપડો સાહેબ નિમિત્ત થયો બિચારા નિમિત્ત થાય ના થાય નિમિત્ત ને ન્યાય ખોલવા ગયા ત્યાં રોગ રહો ખરો અહીં આનંદ કરો અને ન્યાય ના ખોલવા તો જાઓ તમારા દેશ દેશમાં તમારે ગયા હોમમાં મેં તો ભોરીને હોમ મારી દો નિરાતે વાત સમજી પછી આમ ટૂંકું કઈ ચાલશે બધું ભોગવે એની ભૂલ એક શબ્દ ગેર લખી રાખ્યો તો ભોગવતી બધા જવું કે ભૂલ કોણ ભોગવવાની ભૂલ આખી જગ્યાએ જો વાપરે કોઈ માણસ એને ગુરુ કરવાની જરૂર નથી એને યથાર્થ રીતે સમજીને જો વાપરે તો ગુરુકુળની જરૂર નથી એ શબ્દ જ એને મુખ્ય લઈ જાય છે એટલે મુંબઈમાં કેટલાય ઘરોમાં મોટા અક્ષર લખી ખરું ખરું ખરું ભૂલાય જ વાત બધી ધર્મ બીજા પ્રકાર કોઈ ધર્મ હોતો નથી જે ધર્મ જગતની સેવા છે જગતની તે એક પ્રકારનો ધર્મ અને જ્યાં પોતાની સેવા છે તે બીજા પ્રકારનો ધર્મ પોતાની સેવા વાળા હોમ ડિપાર્ટમેન્ટ જાય અને આ જગતની સેવા કરે એનો લાભ મળે કરે મજા કરે છે ભાઈ અને તેમાં જગતની સેવા સમાતી નથી પોતાની સેવા સમાતી નથી એ બધું સમાજ સામાજિક છે તે એક જાતનું ભાષણો છે શું છે સામાજિક ભાષણો છે જેમાં જગત ની કોઈ પણ પ્રકારની સેવા થતી નથી જેમાં પોતાની સેવા થતી નથી એ બધા ભાષણો <laughs> એ બધા સામાજિક ભાષણો છે ખાલી તો અને ભયંકર પેલા પોતાની જાતને કેફ કરાવનારા કેવા છે જગત ની સેવા થતી હોય તો ત્યાં ધર્મ છે કઈ પણ સેવા થતી હોય જગત ની સેવા ના થાય પોતાની સેવા કરો જે પોતાની સેવા કરે છે એ જગત ની સેવા કરે કરતા વધારે શું કહે કારણ પોતાની સેવા કરનારો કોઈને દુઃખ ના દે શું કહ્યું પોતાની સેવા કરવાનું સૂઝવું જોઈએ ને આપણને પોતાની સેવા કરવાનું પોતાની સેવા કરવાનું સૂઝવું જોઈએ ને એ કેમ કરવું એ પોતાની સેવા કરતા હોય તેમને પૂછ્યું કે સાહેબ આપ પાકાની સેવા કરશો પોતાની સાહેબ કહે કે પોતાની કરીએ છીએ મને એવો રસ્તો દેખાડો તો પોતાની બે જ ધર્મ હોય ત્રીજો ધર્મ નહીં બીજી બધી આ બધી હા પાર્લામેન્ટો છે બધા શું છે પાર્લામેન્ટ પોર્શન કૃષ્ણમૂર્તિ આવા ભાષણને રિલીજિયસ એન્ટરટેનમેન્ટ કે છે કૃષ્ણમૂર્તિ આવા ભાષાને રિલીજિયસ એન્ટરટેનમેન્ટ કે છે શું કે છે ધાર્મિક મનોરંજન ઓર્નામેન્ટલ જગત સેવા નથી ધાર્મિક મનોરંજન અને ઓર્નામેન્ટલ પોર્શન છે આ બધું શું કૃષ્ણમૂર્તિ શું અનુભવી વાત છે અને લોકો એને ધર્મ માને છે તે અજાયબી છે કારણ લોકોને છે શું હોય છે એમાં ધર્મ સાથ હોય છે એટલે એમાં પાછા રોયલ્ટી લોકો રાખે શું કરે છે રોયલ્ટી હા એટલે રોયલ્ટી વાળા બધા હો પંચે બજે પંચમાં નહીં જાય તો અને બીજા બધા તો મોટો જ આપતો નહીં આવડતું પછી એમાં આ લોકો શેમાં ચોક્કસ છે લક્ષ્મી અને વિષયમાં ચોક્કસ છે બીજા બધા ચોકસાઈ અમને નથી લાજમાં ચોકસાઈ નહીં એને લોકો કોને વોટ આપવાનું તમે એવું પૂછો છો હિન્દુસ્તાનમાં તમારે તો ઉભા થાય તમે જોવાનું કઈ નહીં વિચારો વિચારો કશું નહીં કે એવું આપણે ક્યાંય ધ્યાન રાખીએ આપણે શું જરૂર એટલે કોને વોટ આપો છો અમે ઠાકોરભાઈ ને ઠાકોરભાઈ ને આપીએ પોતાનું રોકના અભિપ્રાય જોઈ બહુ જુદવા માણસો એવા છે કે જે આ બે માંથી કોણ હિતકારી છે એવું જાણતા હોય વાત નહીં કરવાની બુદ્ધિ વગર નથી લોકો આપણા પણ બુદ્ધિ બધી બુદ્ધિ છે વગર આત્મા બધી મેરા ભલા હો એમાં બધી વાત છે એનું કહ્યું તે ભગવાન જાણે એ જે કરી રહ્યો છે એને શાસ્ત્રકારો પરાર્થ કહ્યું છે પરમાર્થ નહીં પરાર્થ પારકા હારું પારકાના માટે કસર કરે છે તે પારકા હારું કરે છે કહ્યું ચોરીઓ કરે તે પારકા હારું દગા ફટકાવ કરે તે અપમાન ખબી રહ્યો તે પારકા હારું ગણ વાત તો સાહેબ જેવડે સમજવી પડશે ને સાચા તો જેવડે જાણવું પડે સત્ય છૂટું ના રહે સત્ય એનું નામ ક્યાંક છુપાય નહીં બાકી આ સત્ય વ્યવહાર સત્ય તો જૂઠું છે શું છે વ્યવહાર પૂરતું સત્ય છે કારણ સાપેક્ષ છે આ સત્ય સત્ય વિનાશી હોય અને સત નિર્ભેક અવિનાશી હોય એને અપેક્ષા પક્ષા ના લાગે આ તો હા અહીંયા આગળ છે તે નિરામિષ ગુડ આવે તો આપણા લોક સાથે એટલે અને આમિષ આવ્યું છે કે ભૂખ્યા તો થોડુંક લોન આવે પેલું નથી નિરામિષ થોડી નથી ભૂખ્યા રહી શકે છે મુસલમાન એ અહીં આમી સિંહ જો સત્ય છે ને પણ આ સાધક છે ને ને તો આમિષે આમિષે શું અમને બગાડ્યું હતું નિરામિષે શું એમને સુધાર્યું હતું પણ માન્યતા છે ને દિલીપ છે બોલતા

નિયર વાળો કયા જવાનું કારણ બધા ને આમ કરતા રાજચંદ્ર ગાયું સૌ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય સાધનો બંધરૂપ થઈ પડ્યા લ્યો સતત સાધન શબ્દ નહીં ત્યાં બંધન શું થાય કે સતત સાધન છે એને તો જાણે નહીં પછી આ બંધન શું સાધન સમજાય સમજાવતા બુદ્ધિ નો ધર્મ ત્યાં સ્વીકારવામાં આવે કે જે બુદ્ધિ જીવ સેવા ભાવી હોય કે જીવોની જીવોને સુખ આપવા વાળી હોય કે એ બુદ્ધિ હોય તે સારી બાકી બીજી બુદ્ધિ બુદ્ધિઓ ન કરે જીવોને સુખ આપવાની જે બુદ્ધિ એ ઉત્તમ છે બીજી બધી બુદ્ધિ મોઢે છે ઉત્તમ બાંધી મરાય મરાય કરે છે અને જ્યાં જોઈએ ત્યાં નફો ખોટ જોયે જ્યાં જોઈએ ત્યાં ભસ્મા પેઠો કરે જોઈએ એટલે નફો ક્યાં છે ખોટ ક્યાં છે જ્યાં જોઈએ તો નફો ખોટ જોઈએ અરે તમે તો આવતા હતા મુંબઈથી તે દોઢ મિનિટ સુધી બંને લાઈનો થતા ડિરેલ થઈ ગયો શું કહ્યું ટ્રકો ભરેલી અને આ કાર વાળા તો નીકળી જાય પોલીસ વાળા બધી બુદ્ધિ ધ્યાન ના ભટકાય ભટકાય ભટકાય ભટકાય કર્યા કરે શું કરે બીજાની સેવા કરીએ એ બુદ્ધિ સારી નહીં તો પોતાની સેવા પોતાની સેવા જેવી બુદ્ધિ કોઈ નહીં જે પોતાની કરે છે આખા જગત ની સેવા કરી પોતાની સેવા કરે એ પોતાની સેવાના લક્ષણો કયા કયા પોતાની સેવા કરનારો આ જગત ના તમામ માણસો ને દુઃખ દે પણ એ કોઈ ના દે તમામ માણસો ને દુઃખ દે પણ એ કોઈને દુઃખ ના આપે દુઃખ ના આપે નહીં પણ એને ખોટા આશીર્વાદ પણ ના આપે કે તારું ખરાબ થજો તો તારું સારું થજો કે અથવા તો એમ કે દુઃખ દે છે પણ એ દુઃખ દે છે એવું માને જ નહીં છતાં એવું એને હોય કે સામો દુઃખ દે છે તો એને આ દુઃખ દે છે હોય જ નહીં મામા તો રેડિયન પેટ બોલ્યા જ કરશે જણ રેડિયો વાપતો હોય મોટા નથી શકતો કે મોટા ભાગમાં આપણા સંસારિક જીવનમાં બધા લોકો આપણને દુઃખ આપે ને છતાં દુઃખ સહન કરીએ એ તો બની નથી શકતો એટલે ઘરના માણસો થોડુંક અપમાન જેવું વર્તન કરે તો એ નથી સહન તો એટલે મોટા ભાગનો જગતના બધા લોકો આપણને દુઃખ આપે તો આપણાથી સહન નથી થતું ઘરના માણસો જરાક અપમાન આપે તો સહન નથી થતું તો પછી આ વાત તો કેમ નહીં થાય બધા દુઃખ આપે તો સહન કરીએ એવું છે ને તો કરવું શું આમાં ના રહે તો ક્યાંમાં રહેવું એ કહો મને નહીં એટલે એનું મનુષ્ય હા હું કઉ એ લાઈન ના પસંદ પડે તો એ માણસે શેમાં રહેવું તે થઈ જે જગ્યા પર મને ના એ નહીં પણ આપણો ઈગો તો છે જ ને આપડે જે જન્મ થી ઈગો સાથે આવે છે જાતિ નક્કી છે જાતિ નક્કી છે ઈગો નક્કી છે કે આપણે જન્મથી આપણો ઈગો સાથે જ આવ્યા છીએ આય તો ખરો ને આય ઈગો એ તો ખરો ને આપણો એ અટકાવે આપે કઈ એમાં રહેવા માટે અટકાવે તેનો વાંધો નથી આપણે રહેવાનો નિશ્ચય છે કે ઈગો જુદો છે આપણા પણ આપણે અટકવો નહીં ઈગો છે જે ફાવે એ નાચે આપણે નાચવાની જરૂર નહીં આપણે એના જુદા છીએ કે આપણે આત્મબળ ડેવલપ થયું હવે રામનાથ ગોયન્કા મારું અપમાન કરે તો હું સહન કરી શકું બારો જરાક કરે તો સહન ના કરી શકું પછી ક્યાં આપણને વિક્ષેપ આવ્યો પછી સર થયો એમ કે છે કે બારોટ બારોટ મારું અપમાન કરે રામનાથ ગોયન્કા મારું અપમાન કરે તો હું સહન કરી લઉં પણ બારોટ મારું સહેજ અપમાન કરે તો મારું હું સહન ના કરું કે સંસારમાં જે વસ્તુઓ છે કેમ કે પેલામાં મને ડર છે કે મારી સાહેબ નોકરી બધું જશે આમાં મને કઈ ડર નથી એટલે આમાં સમજણ શક્તિ ક્યાં ઉભી કરવી એ મને એ જે જે તમને શંકા છે ને કે આ મારું અપમાન કરે એ તમને ડર છે શું છે આ દુનિયામાં કોઈ પણ માણસ એવો પાછો નથી તમારું નામ દઈ શકે જો તમારામાં પોતાનું બળ હોય તો જાત બને શ્રદ્ધા હોય જાતની સેવા મેં આ દાખલો જ આપ્યો છે કે મેં દાખલો જ આપ્યો છે જેમાં તુલસીદાસે કહ્યું જ ને કે સમર્થનો ની દોષ પૂછાય માણસ ગમે તેમ કોઈ એક છે દાખલો આપ્યો કે તુલસીદાસે કહ્યું સમર્થ માણસ હોય એને કોઈ દોષ નથી સમજ માણસ જે હોય મોટા હોદ્દા વાળો કોઈ માણસ હોય એ ગમે તે કરે તો એને દોષ ના હોય ને બારો તંગ કરે તો બધા દોષ એમને દે એટલે આવું હોય છે અત્યારે ના હું તો હું આપણા અહીં આપણા આપણી અપેક્ષાએ વાત કરું છું આ જગતની અપેક્ષાએ વાત નથી કરતો સમજો ને આપણી અપેક્ષાએ કે તમે જે જ્ઞાન પ્રાપ્ત થયેલું છે તમને તે આધારે આ જગતમાં કોઈ માણસ તમારે દખલ કરી શકે એમ છે નહીં દખલ કરે છે તો તમારો હિસાબ છે મારી બુદ્ધિ વાપરશે નહીં હિસાબ તમે કરી દેજો બસ કોઈ આટલી દખલ કરી શકે ભય પામશો નહીં એટલો આ જે આપણે ચર્ચાઓ થાય છે જે ચર્ચાઓ થાય છે વિજ્ઞાનની રીતે એમાં એટલો ફેર ચોક્કસ પડ્યો છે કે સામા માણસો ગમે વર્તન કરતા હોય તો આપણે સમજી શકીએ છીએ કે આનો કઈ જવાબ આપવા જેવો નથી એટલો ફેર ચોક્કસ પેલો છે કે શાંતિ મળે છે કામ કરવાની શક્તિ વધે છે ઉકેલ સરસ આવતા હોય છે એટલો ફેર ચોક્કસ પડે એમ કે કે આ વિજ્ઞાન પામ્યા પછી એટલો ઉકેલ ચોક્કસ પડે છે કે કોઈ પણ વ્યક્તિ હોય એની જોડે ઉકેલ સારી રીતે થઈ શકે શાંતિ રહે ચિંતા રહે હવે અહીંથી આગળ સમજવાનું છે શું આ વિજ્ઞાન નું ભય એથી આગળ જાણવાનું છે કે તમે જે વાડ બાંધો છો વાળ બાંધ્યા પછી જે ચોરીઓ થાય છે વાળ વગર નહીં ચોરી થાય એવું આ વિજ્ઞાન છે વાળ બાંધ્યા પછી હાથ કરવા માટે માણસ રાખવા પડશે શું કહ્યું એટલે તમે જે આમ મારો મારા અપમાન ન કરી શકે એવો જે ભાવ છે તે તમે વાળ બધી રક્ષણ કરો છો શું કહ્યું ભાવમાં વપરાણ ના કરે તમે વાળ મને રક્ષણ કરો ચલવે નહીં અને હેઝો હોય એ જે રક્ષણ કરવાનો જે તાપ પેલાને લાગે છે રક્ષણ કરનારો હોય વાળ બધીને એનો જેટલો તાપ હોય એના કરતા પેલાનો તાપ જે રક્ષણ કરતો એનો ભયંકર શીતળ તાપ હોય કેવું હોય મોટા મોટા બાવરટિયા પાણી થઈ જાય શું બાવરટિયા નહીં જીયા પાણી થઈ જાય લુગડે લુગડાની થાય એ ભગવાન મહાવીરની પાસે વાઘ ને બકરી સાથે પાણી પીતા હતા માટે આપણું હે શીલ કેવો શીલ શીલ આ વિજ્ઞાન પામ્યા હોય તો શીલ કહેવાય નહીં તો કોઈ રીતે શીલ કહેવાય જેમ શીલ કહેવાય તો કુશીલ કહેવાય છે શું કહ્યું શીલ ને ઓળખતો નથી ત્યાં <laughs> શીલ કેળવો શીલ નો જે પ્રતાપ છે મહાવીર ને મારે તો માર ખાતા હતા એ મહાવીર વાઘ ને બકરી એક હાથે પાણી પીતા હતા ઇતિહાસ કે પુરાવા છે ઇતિહાસ છે અને જગતમાં કોઈનું પણ વાક્ય સ્વીકારવા જેવું હોય એવું કોઈ પણ માણસ નથી જેનું વાક્ય સ્વીકારવા જેવું હોય શું કહ્યું વિતરાગ નું વાક્ય સ્વીકારવા જેવું હોય તે વાદી ને પ્રતિવાદી બંને સ્વીકારે શું કહ્યું કોણ કોણ સ્વીકારે વાદી ને પ્રતિવાદી બંને બંને સ્વીકારે શું પ્રતિવાદી કે વાત સાચી છે મને અનુકૂળ આવતું લઈ લઉં પણ વાત સાચી છે એની નામ વિતરાગ વાણી કહેવાય વિતરાગ વાણી પ્રમાણ છે લોકો તે પ્રમાણ માનવામાં આવે કેવું હા વાણી છે ત્યાં એ ગયા એકલા માને પ્રતિવાદી નો કોઈ ઉભો ના વાદી પ્રતિવાદી ને જ્યાં આગળ સન્માન થાય છે એ વાણી સાંભળવા જેવી એટલે આ વિજ્ઞાન પૂરું થઈ શકે એમ છે આ કેટલા હારું સારું અને તમારી સર્વિસ ચાલુ રહેશે લોકસત્તા ચાલુ રહેશે આ વિજ્ઞાન લોકસત્તા સારું ચાલશે પહેલા જે કરતા ને ત્યાં કરતા સારું પહેલા ચિંતા સહિત કરતા હવે ચિંતા રહી સારું થાય કે ના થાય હા આપણે સાહેબ ક્યાં ગયા જૈનભાઈ આજે આવશે એમને ચાર પાંચ દિવસ પ્રવાસ કરતા હતા તો બસ એ બોલ્યા જ કરતા હતા એના ઉપર સમજાવતા એવું લાગે એટલે કે જો આમ છે પછી જ્ઞાની જ ના કહેવાય જ્ઞાની એનું નામ કહેવાય કે વ્યવહાર સાથે અને નિશ્ચય સાથે બંને સાથે શું કહ્યું વ્યવહાર કાચો પડ્યો એ ભગત કેવાય શું વ્યવહાર કાતે પડ્યો એ ભગત કહેવાય અને ભગત ગેલા હોય કેવું જ્ઞાની ગેલો ના હોય વ્યવહાર વાળા કે ના બહુ સરસ વાત અને પેલા કે અને ભગત ગેલા જ ભાઈ એક હે એક જ બસ ધરી પડે અલ્લો અલ્લો કર્યા કરું છું ભાઈ પૂછે છે કે પોતાની સેવાના બીજા લક્ષણો કયા પોતાની સેવા તો બધા આ એક એક પોતાની સેવા એટલે કોઈને દુઃખ ના રે પહેલાનું લક્ષણ એમાં બધી જ ચીજ આવી જાય એમાં એ આ બ્રહ્મચર્ય ના છે અબ્રહ્મચર્ય સેવું એટલે કોઈને દુઃખ દીધા બરોબર શું કહ્યું આગળ તો કોઈ આ માનો રાજી સુધી અબ્રમચર્ય થયું હોય તો કેટલા જીવો મરી જાય છે માટે દુઃખ દીધા બરોબર એટલે સેવાનું બંધ થઈ જાય છે જો જૂઠું બોલાય નહીં ચોરી ના કરે હિંસા ના કરે પૈસા ભેળા ના કરે પરિગ્રહ કરે પૈસા ભેળા કરવા એ ઇન્ટરેસ્ટ છે આમ બધું આવી જાય છે કોઈને એક શબ્દ મળેલું જાય ઓલ કંપની પોતાની સેવા એટલા માટે અમે કહીએ છીએ કે ભાઈ હવાના પણ બીજું કશું ના આવડે એટલું બોલજો ને કે આ સવાલ બહાર નીકળ્યું આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત માત્ર મન વચન કહે તો દુઃખ ન હો એ પાંચ વખત બોલી નીકળશે બા જવાબદારી મારી ગયો જા નહીં આવે ને તું જોઈ લઈશ આટલું બોલજે ને દુઃખ થઈ ગયું એમ જોઈ લઈશું પણ આટલું તું બોલજે આમાં વાંધો થયા ખાલી તું બોલજે કે મારે દુઃખ દેખાઈ જાય તો એ તારી જોવાનું એ હું કોર્ટમાં સચિવ કરી લઈશ બધું હાઈકોર્ટમાં એ લખીને જોવાનું છે ને એવું કરી લઈશું તું આ મારા પાંચ આખી બોલજે ને વાંધો ખરો આમાં કઈ ભારે ઘરું સારા દિવસી સારા દિવસી દાદા ભગવાન યાદ કરી ને સારા દિલથી બોલો ને પછી વાંધો અમે તો એવું જ કરીએ છીએ એવું જ છે હું તો આજે જ કરું કરવા જેવું નથી આ

પછી ન્યાય ના કરે એ બધું ન્યાય ભણ્યું દરેક વાતનો ન્યાય કરે નહીં ન્યાય તો બધા કોલેજ છે ન્યાય કરે ન્યાય કરે છે એની તો આ દશા છે અથડામણ ત્યાં છે પોતાનું સુખ જતું રહે કે પછી તો બીજા બધા વિનાશી સુખોમાં ભર્યા કરે પછી એટલે ન્યાય ખોરાક તેને આપવાનું મારો છે દોસ્ત તારો જ છે બીજા કોને છે તાર પપ્પા માત્ર તમે તારો જ છે તને કે પપ્પા આવે બધા પેલા દેવનાર પપ્પા કે ભાઈ તારે જયારે દીક્ષા લેવી તો લેજે ત્યારે એ લોકો જ્યાં દીક્ષા લે ત્યાં હું જમાડીશ તારા પપ્પા કહે એટલે તું તારા લાલા લાવ્યો ને એવો લાલા બોલતો પપ્પા ઘરમાં છોકરા લાલા બોલતો